દાદા આપ જરા પેલી પુરુષાર્થ ની વાત સમજાવો ને કારણ કે પુરુષાર્થ ની જે વાત છે અત્યારે જે પુરુષાર્થ માણસો કહે છે એ પ્રારંભ છે અને પુરુષાર્થ એ બીજી જ વસ્તુ છે એ જરા સમજાવો ને કારણ કે મૂળ મૂળ પ્રશ્ન જે રમણભાઈ નો હતો તે પુરુષાર્થ ઉપર હતો બે પ્રકારના બે પ્રકારના પુરુષાર્થ એક ભ્રાંતિમાં પુરુષાર્થ ઉત્પન્ન થાય છે આખું જગત એમાં જ પડ્યું છે ને ધર્મ બધા એમાં જ ભ્રાંતિ છે ને પણ એમાં પુરુષાર્થ થયેલો છે તો એટલે ગુસ્સો થઈ ગયો એ કરના ઉદયથી થાય છે અગર કપટ થઈ જવું કોઈ જોડે એ કરના ઉદયથી છે પણ એની ભાઈ આપણી આજે આજે આપણે ઉભા જાગૃતિનું જ્ઞાન છે આપણી પાસે તે જ્ઞાન એમ કે આપણે પસ્તાવો કરવું જોઈએ ફરી આવું ન કરવું છે બધું એ જ્ઞાન એ તીગડે પુરુષાર્થ કહેવાય એ પુરુષાર્થ અને ખૂબ ગુસ્સો થયા પછી ખુશી થાય ગુસ્સો એ પોતે રૌદ્ર ધ્યાન છે શું છે રૌદ્ર ધ્યાન ફળ નરક ગતિ છે રૌદ્ર ધ્યાન એ ગુસ્સા ઉપર એમ કે કરવા જેવો જ હતો તો પોતે નરગતિ નક્કી થઈ અને ગુસ્સા ઉપર પસ્તાવો કરે તો નરગતિ નહીં પણ તિરન ગતિ થાય શું તિરન ગતિ એવી જાય મર્ગમાં આવે કારણ કે બીજું બીજું પ્લસ માઇનસ કરે પરંતુ પસ્તાવો કરવાથી તમે ફરી મનુષ્યમાં આવી શકશો બરોબર અને એક માણસ બે માણસો હૈણા મારવા નીકળ્યા એક રાજા નીકળ્યો રાજા નો શિકાર કર્યો અને એવું જ હૈણું એક મુસલમાનો માર્યો અને બંનેને કર્મ કર્મની બંધ ફેરફાર થયો ત્યારે રાજાને છે તે શું થયું રાજા કે તો આપની ખાતર મુસલમાન શા માટે મારે માર્યું કે ને છોકરા મંડ્યા હતા કે કુદારો પોસ્ટ ખવડાવતા નથી બધા તે બધા કંટાળી મારી બિચારે શું કહ્યું તમે હજુ ને ઈચ્છા ન હોય સાથે છોકરા હાર મારી વિચારે ચોકની ખાતર એટલે અહીં ગતિ બદલાઈ પેલા નંબર ચોકની ખાતર જેવી રીતે આ એક જ કાર્ય જાત જાતના હિસાબ બદલાય કાર્ય એક જ હોય એમાં પુરસાદ કામ કરી રહ્યા શું છે આ ભ્રાંતિનો પુરસાદ એમાં કામ કરી રહ્યા આપણે મુશ્કેલી હતી ના આપ્યા હોય આપણે પછી આપણે આવી પર આપીમાં આવી પડ્યો છે દસ હજાર પછી આયા જાય તો આપણે સંભાળી સંભાળીને આપ્યા બાદ એમાં પૂછતા એને ખુશ કરતા પૈસો એક કોઈ માસ પૈસો વારો ના હોય ઉભા નહીં ફક્ત અમને એટલે દાદાના કારણ કે અમે દેહના માલિક નથી આ દેહના માલિક અમે નથી વાણીના માલિક નથી એટલે અમને પૈસાની જરૂર નહીં એટલે અમારે જે બાકી પૈસા વાલો હોય જ અને વાલો હોય કે રસ્તા પર કોઈ નાખે છે આ વખત કોઈને પડ્યો કે રહે છે કેમ રસ્તા પર પડી રહેતા નથી કારણ કે પૈસો વાલો છે પૈસો વાલો છે એટલે છોકરા કરતા હવે આ પુરસ્કાર આ સંસ્થાનો પુરસ્કાર કહેવાય ભ્રાંતિનો પુરસ્કાર બરોબર હવે પેલો છે તે પુરસ્કાર ક્યારે થાય પુરુષ થયા પછીનો પુરસ્કાર પુરુષ થયા પછી જે પુરુષ પ્રકૃતિને જાણે કે આ રતિભાઈ કોણ છે રતિભાઈ શું કરી રહ્યા છે જુએ એનો પુરુષ રતિભાઈ શું કરી રહ્યા છે શું નહીં અંદર શું એમના તમને વિચાર હતા જોવે જાણે અને એ પુરુષ તમે છો પણ તમને છૂટા પાડતા જોઈએ જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ કેવા હોય જોઈએ કે જે ભેદ વિજ્ઞાન ઉપર કેવું ભેદ વિજ્ઞાન અને લાઈન ઓફ ધી માર્કેટિંગ નાખ્યા છે કે આ આ આત્મા અને આ કારણ કે આત્મજ્ઞાન થયા સિવાય કોઈ મોક્ષે ગયો નહીં આત્મજ્ઞાન થયા સિવાય આત્મજ્ઞાન થાય તેવી રીતે પુસ્તકોમાં આત્મજ્ઞાન કોઈ શકે આ ચાર વેદ બોલે તો એ બોલે હું તો ધેર ખોલું છું ભેટ આ પુસ્તકમાં હોય નહીં ભેટ એ શબ્દરૂપ નથી કેવું નથી શબ્દરૂપ શબ્દાર્થી શબ્દ ભૂલ છે અને ભેટ સૂક્ષ્મતમ છે એમાં ઘણા પુસ્તક હોય નહીં અલગ કરીએ છે અવર્ણીય છે બહુ જ્ઞાન શું કર્યું જે મુક્ત પુરુષ હોય પોતે એનો મુક્ત છે અહંકાર કરતો કેનો અર્થ નિશ્ચિત માત્ર જ્ઞાન પણ અહંકાર છે ત્યાં કશું જ્ઞાન જ નથી જ્ઞાન જ્ઞાન વાળો અહંકાર રાખે જ્ઞાન વાળો અહંકાર રાખે નહીં જ્ઞાની અહંકાર હોય નહીં કોઈ જીવોને શાસ્ત્રો આલંબન રૂપ થઈ શકે ખરા કોઈ જીવોને શાસ્ત્રો આલંબ આલંબન રૂપ થઈ શકે ખરા હા શાસ્ત્રો આલંબન થઈ પડે ઘણા જીવોને ગુરુ અવલંબન થઈ પડે પણ એ અવલંબનને આધારે જીવે છે તો આપણે અવલંબન છોડી ના દેવું છે જ્યાં સુધી આપણને આપણું પોતાનું જાણવું નથી ત્યાં આપડે વાંચો એટલે આપણે જોવાનું આ રસ્તે છે પણ મકાન આવી ગયું એટલે આપણે ને છોડી દેવાનો છે શું બરોબર છોડી દેવાનું નહીં લઈ જવાનું રોડ માણસ ઘેરે ચડ્યો ઘેરે તારી પાસે છોડે કર્યો ભલે હા પગે કરી બપોર ઉભો રહ્યો કઈ ઉભો લાવ્યો પગથિયા વાલો કરવા છે શું કરવું આ તો ધીરી છે કોઈ વાલું નહીં કરવાનું આ ધીરી તો તારું ઉપર ચઢવા માટે વાલું કરવા માટે નથી એવી એવી રીતે ગુરુનું આલંબન લઈએ તો એ આલંબન આગળ જતા છોડી દેવું જોઈએ એ રીતે ગુરુનું અવલંબન લઈએ તો એ અવલંબન આગળ જતા છોડી દેવું જોઈએ ગુરુ એટલે શું બે પ્રકારના ગુરુ એક સદગુરુ મોક્ષ આપે સતગુરુ સતગુરુ સત એટલે અવિનાશી ગુરુ કેવા અવિનાશી ગુરુ સત એટલે અવિનાશી સદગુરુ એટલે અવિનાશી ગુરુ એ મોક્ષ આપે શું કહ્યું અને બીજા ગુરુ એ ગુરુ બીજા ગુરુ કરવા જોઈએ વ્યવહારમાં કે જેને આપણે પાછળ ફોલો કરીએ એટલે ફોલો થઈએ એટલે આગળ થાય ચાલે અને આપણે એની જોડે જોડે ચાલ્યા કરવાનું સાઈડ રસ્તા આવે એટલે આપણે સમજણ ના પડે ગુરુ કે છે આ રસ્તા ચાલો ચાલો એટલે એટલે ગુરુ તમારો ભેદ નથી એ ભક્ત એ આગળ ચાલે છે બીજો ભેદ નથી એટલે ગુરુ છોડી દેવા નથી ગુરુનામાં જરૂર છે ગુરુ કે માસ્ટરો માસ્ટર બધા ગુરુ અહીંથી જેને જવું હોય ગુરુ જરૂર છોડી દેવા કે પછી છોડી દેવા કે નહીં છોડી દેવા છોડવા કરવાનું કોઈ હોતું નથી રહેવા દેવાના રહેવાના ગુરુ છે શું છે બંને જુદે જુદે કામ કર્યા કરે એટલે બંનેની જરૂર છે કોઈ જોડા ખબર ના હોય અપરાધ થાય બોલવાથી કે અમુક અમુક સ્ટેજમાં ગયા પછી આ ગુરુ નું પણ આલંબન છોડી દેવાનું હોય છે ને એટલે એમને છૂટી જ જાય છૂટી જ જાય બોલવાનું ના થાય બોલવાનું તિરસ્કાર થાય દાદા હા એક વખત હું આપણી પાસે આવેલો શ્રીમદ રાજચંદ્ર નું પુસ્તક લઈને મેં આપણને વિનંતી કરી હતી કે ત્રીસ વર્ષ સુધી સ્વચ્છંદથી આ પુસ્તક વાંચેલું છે પછી મેં કીધું કે દાદા આ પુસ્તક પ્રતિષ્ઠા કરી આપો પછી આપે પાનું પાનું જોઈ અને પ્રતિષ્ઠા કરી આપી અને પછી આપે જે કીધું કે હવે આ પ્રતિષ્ઠા તો ઠીક છે પણ આ પુસ્તક હવે તમે આ નિસરણી માફક વાંચજો સાંચી માફક એનો ઉપયોગ કરજો અને તમારી ખીચડી ઉપર બધું થઈ ગયું ત્યારે શાંતિ ને વળગી ના પડશો અને છેવટે દાદા આપે એમ પણ કીધેલું કે અમને પણ વળગી ના પડશો અમે પણ તમને મોક્ષ બતાવીએ છીએ માથે પડો પણ તમે ધાપડ ના ના પડ પોતાના ડાપણ રૂપી એટલે મારા માથે પડો તો હોતો નથી મુખ નાખતી હોય કઈ બોલો અમારે તો બધા માથે પડીને જ માગ્યું છે ને દાદા કશું બહુ જાણનારા બધું મારે ફરી પહોંચે છે નથી જાણતો તો ચોરી છે અલગ આવે જે તમે કશું જાણતા ના દાદા કશો ડખો ચોખ્ખું ઉકેલ આવ્યો જાણેલા પછી બુહાર ભૂલાવવું પડે મારે વિચારે પાડવું એટલે વાર લાગે દસી બધી કયું ભૂલાવી દેવાનું ટી હજી બનો કશો ભાઈ એક મતભેદ વખત થયો નથી કશું ભાઈ લાભ પામ્યો નથી કે ના પાડી છે પ્રભાવજી આ પુસ્તકની ઉપર લખ્યું છે મોટા પુસ્તકની ઉપર એ બહાર લખ્યું છે કે જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણે મેં પૂછ્યું સાહેબ ને સાહેબ કેમ આ ઉપર અંદર રાખ્યું હતું ને આ જ્ઞાન તો ભગેલું આવું કારણ કે એટલા માટે ઉપર લખ્યું કે ત્યાં જાણ્યો હોય તો ભાઈ માથા ખોલી નાખે શું કે ત્યાં આત્મા જાણ્યો હોય તો ભાઈ માથા ખોલી કરી ગોખવાથી મનોશક્તિ ખરાબ થઈ જાય તો આ ગોખણ બધા ભૂલ છે એક માણસ કરવા જણા આપવા પુસ્તક બોલો વાળાને પુસ્તક એના હારું આપણું ક્યાં હારું ભાર પાડો તમે તમને મનમાં બોધો લઈ ફર્યા કરો છો મેં ડાયરેક્ટ નથી કસાઈ ગયા નથી શા પડ્યા આવો આવો એક કઈ શાંતિ ના રહે આરાધન કરજે શાંતિ માટે જ્ઞાની વાણી છે શું કે વાપાણી નથી પણ તારે ભોગ થયો હોય તો બીજું કાંઈ સ્રોતમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના અધ્યાય પ્રગટ કરી દઈ વધ્યો પછી જો મોક્ષ ના મળે મારી પાસે લઈ જાય જ્યારે જે કોઈ આપનારા અહીંયા આગળ આ અવસરપેઢી કાળમાં કોઈ બોલ્યો નહીં ઉત્તરપેઢી ઉડી ગયા સુધી વાત છે પણ ઉત્તરપેઢી નહીં બોલતો મોક્ષ ના મળે મારી પાસે લઈ જાય એટલે અમને ખાતરી થઈ ગઈ કે કપોળ જે સ્વામી આપી છે દાદાને લગી પડવા જામીનદાર એમની ગુરુ મંદિર માં કહું છું કે જામીનદાર ને નમસ્કાર કરવા આવ્યો જામીન ખરા ને પણ ની ઓળખાણે ઘણો વખત પછી પડે ને દાદા એમને વાર લાગી ને કારણ કે પેલું બધું ઘણું ભરેલું હતું ને તમને કરવા દીધી કારણ તમને સાથે તમારું ધ્યાન સાથે હું કઈ જાઉં તમે અમર તો કહેવા ભાઈ અમર ધરતો છે મારો શું એટલે અમર તમે અમે કહીએ કરો અને આપણે જાણકાર ક્રિસ્તી પણ હા બધું ઘણું જાણકાર દાપણ વઘાર્યું હતું <laughs> એ દાદા તે વખત ના પડાયેલા ફોટા જોઈએ છે તારે તો બહુ લાગે છે એવા બેડોડ ને અહંકારી લાગે છે બેઠેલા ના માં હા તારે લાગે કે જાણીએ છીએ અમે બેડોડ લાગે છે દાદો લાગે દાદુ મેકઅપ નહીં કરતા અનવરભાઈ એમ કે છે કે ધ્યાન ના આપણે પ્રકાર બતાવેલા ને ધ્યાન ના પ્રકાર એ જે ટીવી સ્ટેશન ઉપર કે ધ્યાન ના પ્રકાર આપણે બતાવેલા એક તો હું આપણે કહું કે તીર્થંકર નું કહેલું સર્ટિફાઈડ ધ્યાન છે કેવા સર્ટિફાઈડ બીજો ધ્યાન વિકલ્પી તો એમને કહ્યું કે ચાર ધ્યાનથી આ જગત ઉભું રહ્યું છે શુક્લ ધ્યાન ધર્મ ધ્યાન આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન સમજી માત્ર આવી જાય એ માત્ર આ ચાર જ્ઞાનની નહીં હોય પણ આ ધ્યાન કરવું ના પડે છે ધ્યાન હંમેશા થઈ શકે નહીં કરી શકે નહીં ધ્યાન પરિણામ છે શું છે પ્રયત્ન થી ના થાય કોજિત કરી શકે એટલે ધ્યાન પરિણામ છે એટલે કરી શકે નહીં એટલે ભગવાન શું કરતા ધ્યાન તમે બે હજાર છ છે ક્રોધ હજાર છ આ સુધોને રાત્રે છતાં આપણે ઘેર જોઈએ ત્રીજી તારીખે છે અનુરભાઈ અનુરભાઈ ડાલવું પડે આપણે કોઈ અત્યારે હરા ઘેર કોણ છે ડાલવું કરીએ ત્યારે ખબર પડે ત્રણ ચાર જણા આવ્યા પર એક જણ ઓખા બીજા એને ઓખોલારા પડે હવે તો આગળ આપણે શું કરવું હરા ઘેર શું કેવું હાથ પડે પાછા જવું કેવું શું કેવું અવતારો તો પડે જન્મ પડે અવતારો તો પડે ને અવતારો પડે કારણ લોકો આવો પધારો પછી નહીં પધારે એટલે ભાઈ દયામય તમને મનમાં શું થાય તમને મનમાં શું થાય કઈ સુવાય ગતર કે શું આ બધા આયા ગતર કે શું આવે આવો પદાર્થ પછી બોલને શું આમાં ચા કે ચા બોલતા બોલતા શું પેલા શું કે છે પેલા ચાર ગેસ શું કે છે સારે નવા સાદા હતા ને જરા ખીચડી સાથે આ બધા આર્થધ્યાન કેવા આર્થધ્યાન દુઃખદાયી પરિણામ વગર કે મુખ્ય ઉપાધિ હવે એટલે આર્થધ્યાન એમને પરિણામ થઈ જાય એની થઈ જાય પ્રૌદ્ધ ધ્યાન એની મેરે થઈ જાય કે ગાંઠ ને ધર્મ ધ્યાન મેરે થઈ જાય કરી શકે નહીં કોઈ માણસ ધર્મધ્યાન કરી શકે નહીં ધર્મધ્યાન ના કોશિશ પ્રેમ કરે એટલે ધર્મધ્યાન ઉત્પન્ન થાય એના કોશિશ નું સેવન કરે એટલે ધર્મધ્યાન ઉત્પન્ન થાય અને કેટલું ધ્યાન સહજ રહે છે જસુબેને મને કહેતા હતા મારે શુક્લ ધ્યાન ઉત્પન્ન થશે તો શુક્લ ધ્યાન દાખવતા રહો છો કયા ધ્યાનમાં રહો છો તમે આ કાળમાં શુક્લ ધ્યાન નથી થઈ શાસ્ત્રો કે છે તે છતાં આપણું અક્રમ વિજ્ઞાન એમ કે છે કે આ કાળમાં શુક્લ ધ્યાન પણ છે તો કે ગાયક સંગીતે છે અને એકાવતારી પણ છે શું છે એકાવતારી પણ કેવી રીતે એટલે કે આ જિંદગી પૂરી થતા તરત મોક્ષ જવાશે એકાવતારી પણ કેવી રીતે આ જિંદગી પૂરી થતા પછી તરત મોક્ષ જવાશે કે પછી આ સિદ્ધિ પૂરી થયા પછી એક અવતાર એને રહે ત્યાં આ જિંદગીમાં પોતે ચોથા ચોથા આરાના જેવો થઈ જાય સ્વભાવ કેવો થઈ જાય એનો સ્વભાવ કેવો થઈ જાય પાંચમા આરા જેવો ના રહે ચોથા આરા જેવો સ્વભાવ થઈ જાય એટલે આરાનો સ્વભાવ એવો ક્ષેત્રનો સ્વભાવ એવો છે કે જે આરા નો માસ હોય તે આરા લાયક ઉઠાવી લે એને લઈ લે ખેંચી લે હા અને મહાવિજય ક્ષેત્રમાં જે પાંચમા હારણ જીવો છે તે અહીં આગળ આવી જાય એવો ક્ષેત્રનો સ્વભાવ છે જે આગળ લાયક થયો એટલે એ જ થયા કરતા એટલે અહીં આપણે ચોથા આરાના થવા જેવું છે અરે જ્ઞાન આપીને ચોથા આરાના જીવો હોય શું હોય બરોબર ત્યાંથી કોઈને દુખે એવું બને નહીં એક કણવાર એક કણવાર કોઈને દુખે એવું બને નહીં એટલે એમને અવતાર ની વાત જે કરી ને અવતાર ની એટલે પછી મહાવિદ્ય ક્ષેત્રમાં જાય ત્યાં પછી મોક્ષ થાય ત્યાં આગળ એને બધા મોક્ષ ના બધા સાધન મળી ગયા છે ત્યારે મોક્ષ મોક્ષ થાય પણ આ પાંચમા આવ્યામાં તો મોક્ષ થાય નહીં હોય નહીં અને મોક્ષ ને અત્યારે જગ્યા જ નથી કારણ કે ભગવાને કહ્યું છે કે પાંચમા આરામાં મોક્ષ નથી પાંચમા આરામાં જન્મેલો ચોથા આરામ પાંચમા આરામાં નિર્વાણ થાય તો મોક્ષ છે પણ પાંચમા આરામ જન્મેલો મોક્ષ નથી નિર્માણ નહીં કે તો પછી અમારે અમારે શું બોલો અમારે ભિખારી થઈ ગયા જગના ભિખારી નહીં થયા પછી એક લાખ રૂપિયા કહેતો મોક્ષ નો અત્યારે અમારે કશું થોડો ઘણો ચેક ખરો નહીં ના લાખ નો ચેક અત્યારે ના મળે ફક્ત નવ્વાણું હજાર મળશે નવ્વાણું નવ્વાણું પૈસા નો મળશે એક પૈસો ઓછો એક પૈસો ઓછો બસ એક પૈસા લીધે તમારે એક અવતાર બધા એક અવતાર હજુ કઈ કોઈ કે નથી હજુ વિચાર વિજ્ઞાન થોડું સંપૂર્ણ છે શું છે બરોબર ખરાબ નહીં થયું પ્રગટ એવું પ્રગટમાં આવશે જગત આપી જશે અને મારી શું વધારે સમજશે વધારે સમજ કેવો મારી જગત આખું આપી જશે મારી શું વધારે એક આપણો કોઈ આખું જગત ઉકેલી શક્યા નથી એ અત્યારે આ ધર્મને સમજી શકતા નથી કે શું છે આ એને સમજાવનાર નથી કે આટલા બધા આચાર્ય મહારાજો છે જૈન માં બીજા મોટા મોટા જૈન માં ગ્રંથકારો થઈ ગયા બધા એ લોકો સમજાવી નહીં શકે એમને તમે આચાર્ય મારો તમે કહો કે સાહેબ આ તમે બોલ્યા પણ મને તો કઈ ગમ્યું નહીં તે કઈ જોઈ દેજો એમ એનો રસ જોઈ દેજો કસાયથી નિવૃત્ત થાય કસાયથી નિવૃત્ત થાય તેને ભગવાને થઈ ગયા શું કહ્યું કસાયથી નિવૃત્ત અને કચાય નિવૃત્તિ જેનો દુઃખ મોટો છે તેને સૈયદી ગયા શું કહ્યું કચાયની નિવૃત્તિ જેનો દુઃખ મોટો છે એને ભગવાનને સૈયદી ગયા શું કહ્યું અને દુઃખ કચાય છે એ રહી થયા ચંદ્ર પૂર્ણ થયું પછી આ સંયમ જ ક્યાં કચાય હોય ત્યાં સંયમ ના હોય શું કહ્યું કચાય ત્યાં સંયમ ના હોય અને ભગવાને તો એક સુધી કે આચાર્ય મહારાજને કહ્યું મને કે ત્યાં અમે આપીએ છીએ તમને કેમ લાગે છે તમારી પાસે સર્ટિફિકેટ છે ઉપદેશ આપવાનું હું આચાર્ય મારું મને આચાર્ય સ્થાપન કર્યું પણ એ તો આ લૌકિકમાં મેં એમને કહ્યું કસાય સહિત પ્રયોગમાં કરશો દરકે જતો શું કહ્યું પણ અત્યારે એવા આચાર્યો હોઈ શકે કે જેમાં કસાય ન હોય ગુણાભાઈ એમ પૂછે છે કે અત્યારે એવા આચાર્ય હોય શકે કે જેનામાં કસાય ન હોય ઓછા હોય બહુ જૂજ હોય થોડું કસાય કસાય જાય નહીં થાય ત્યાં સુધી કસાય જાય નહીં આત્મજ્ઞાન થાય ત્યારે જ કસાય જાય ને બરાબર અને કસાય રહે એટલે તમારે એક જ કહે ચાલુ હટાવી દે કે તમે સ્વાધ્યાય કરશે સ્વાધ્યાય કરો ઉપદેશ આપશો નહીં જ્યાં સુધી કસાય છે ત્યાં સુધી ઉપદેશ આપશો નહીં સ્વાધ્યાય કરજો એટલે તમે સ્વાધ્યાય કરો લોકો સાંભળે તેનો મતલબ પણ હું સ્વાધ્યાય કરું છું બહાર જવું છું ઉપદેશ કરું છું ના હોવું છે કારણ કે જે છઠ્ઠું ગુણસ્થાન એ નિશ્ચય અને વ્યવહાર હોવું જોઈએ કેવું વ્યવહારનું ગુંઠાણો માની લીધેલું ગુંઠાણો ચાલે નિશ્ચય નો હોવો અમારે દેશ ના પડે અને દેશનામાં ફરક શું ઉપદેશ અને દેશનામાં ફરક શું ઉપદેશ અને દેશનામાં ફરક શું સહજ ભાવ નીકળ્યા કરે અને ઉપદેશ હું આપું છું ઉદ્દેશ એટલે કરતા નીકળ્યા જ કરે તીર્થંકરો પણ એ દિશા બહુ ઊંચી હોય બહુ મીઠી હોય અને આ જ્ઞાની ની દેશ ભરવા માટે ઉપર મન ના થાય તો પેઢી બહુ મીઠી તો અહીં જો જ્ઞાની દેશના જો અમારો મન થાય છે તો કેવી આપણે તુલના કરી શકીએ તુલના થઈ શકે ને આદેશ ઉપદેશ અને દેશના આદેશ ઉપદેશ અત્યારે આ જે આચાર્યો બધા છે એ આદેશ આપે છે શું છે આદેશ આપે છે તમે આ છોડી દો તમે આ છોડી દો તે વાત છોડી દો ઘણા ઘણા લોકોને એ પણ મીઠું લાગે છે ને એ કે છે ઘણા લોકોને આ વાત પણ મીઠી લાગે છે આચાર્યો જે કે છે એવી વાત મીઠી જ લાગે છે ઘણા લોકોને એવું લાગે છે મીઠી લાગે છે લાગે થઈ ગયા એબિચ્યુટેડ થઈ ગયા એબિચ્યુટેડ થઈ ગયા એક માણસ ડાબડી લઈ ગાંધી અને ભગવાનને દર્શન કરવા જતા હતા લુગડું નાખી વડોદરા હું બેઠો હતો મેં બોલાયો ભાઈ ક્યાં જાઓ છો પાક ના છો તમે ડેરા છો મને મેં તો જરૂર સારા સાથે ખોરાક ની અંદર તમે આ રસ્તે દરરોજ જાઓ છો તો તમને આ હેબિટેટ થઈ ગયા છો ભગવાન તો હેબિટેટ ગયા હેબિટેટ એને કહેવાય કે તમે ના કરો રહી જાય તો તમને કશી અસર થાય છે કે રાખો દાડો વગર પર થાય તમને નક્કી કર્યું તેની સભાનતા રહ્યા કરે છે નક્કી કર્યું તેની સભાનતા રહ્યા કરે યાદ આવ્યા ચા પીધી અને આખો દાડો પૂજા કરે એવું આ પૂજા કરે હેબિટેટેડ થયેલા છે ધર્મ હેબિટેટેડ ના હોવો એ તો રૂટીન હા રૂટીન કેવું રૂટીન આ રૂટીન પર તો જ્ઞાનીની જે દેશના હોય એમાં પણ લોકો હેબિચ્યુએટેડ ના થઈ જાય જ્ઞાનીની દેશના હોય એમાં પણ લોકો હેબિચ્યુટેડ ન થઈ જાય એમાં સુધી રાતે ઊંધી વખતે જમતી વખતે બધું જાત જતી હેબિટ કેમ થાય એક જ જાતનું જાત બધા અનેક જતા ખુલાસા કરે કારણ કે આ જગત ખુલાસા અભેદ થતા બધું પતેલું છે એટલે આ જગત પઝલ ઇઝ પઝલ થયેલું છે અને આ જાતે જોઈ બોલું છું કેવી રીતે પઝલ થઈ રહ્યું છે તે હું મુશ્કેલની વાત નથી કહેતો અને એ પઝલ સોલ્વ ના થાય ત્યાં સુધી આ પઝલો ઉભા થયા જ કરવાના શું તમે કેમ બગાડ્યું કે પદલ થાય મેં બગાડ્યું થાય ના થાય પદલ થાય ને રમણ પોતે જ પદલ થયા અને ઇન્ટર થયેલું જો કોઈ ભગવાન કર્યું તો આપણે પકડી પકડી મંગાવો કે પછી જા પછી કઈ વગર મારી નાખ્યા વગર પકડા સીબીઆઈ મોકલી અને પકડી મંગાવો થઈ ગયા કે શું કામ વગર મારી નાખ્યો વગર તમને બિચારા અમને જો પણ ઇન્ટર પસંદ થયું છે શું છે અને પોતે જ બધા પોતાનું સ્વરૂપ જ છે પણ આ શું થાય છૂટકો નહીં દાખલ કરવાનું બહુ હશે એ રીતે વંદરા તમે કહ્યું રોકે જીવ સ્વતંત્ર તો પામે અવશ્ય થાય બીજી બીજા શાસ્ત્ર નહીં મળતો ને સ્વતંત્ર એક ને મોક્ષ જ છે શું કહે શાસ્ત્રો અનંત હતા હું વાંચેલો જ છે નહીં જાણીને જ કહેતો આ તો આ તો ફરી ફરી રૂટીન જ કર્યા કરો દાદા આપણે દ્રષ્ટિથી બહુ અનવરભાઈ એક પેલો ચંદરબાળા ની વાત આવે છે ને મારી મારી સ્વામી ચંદરબાળા નો તે મારી સ્વામી ભગવાન ને જે પેલો અભિગ્રહ કરેલો ને કે કોઈ મને આવી રીતે ઓરાવે ત્યારે હું આ વળું ચંદન મારાનું જે થયેલું છે તો એ પૂછે છે કે આ ભગવાને આવો અભિપ્રાય કરવાનો શા માટે એવું કેમ બન્યું એનું શું કારણ પોતાના જ્ઞાનની પરીક્ષા છે પોતાના પરીક્ષા છે પેલાની કષ્ટદાયક સ્થિતિ સર્જાય એ પ્રમાણે થયું ને તો કષ્ટદાયક સ્થિતિ સર્જાય ત્યારે આ ઉપાદાન જે એમને કરેલું તે એનું પછી પરિણામ આવે ને એ એવું બને એમનો પ્રશ્ન એ જ છે કે ભાવના કેમ એવી થઈ આવી ભાવના કેમ થઈ ભગવાન ભાવના એ ભાવના થઈ એ પોતે પોતાના સત્તાની વાત નથી ભાવ શું છે એ ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ ભાવ છે હવે એ પોતાના સત્તાની વાત નથી ભાવના થઈ પણ ભાવના ભળે તો પોતાનું જ્ઞાન કેવું છે પોતાના માલિક પર આજ્ઞા ભળે તો જ્ઞાન સચોટ એવું લાગે શું કહ્યું એટલે એનો અર્થ એ થયો કે પોતાનો ટેસ્ટ કરવા માટે એમને આ વિગ્રહ કર્યો એટલે એમને એવું નક્કી કર્યું કે આવી સ્ત્રી હોય એક પગ બહાર હોય એક પગ અંદર હોય અને તે બાકા વરાવા આવે એવું હાથમાં પાણી હોય એટલે ભગવાન આયા ખરા દોરે બાદ પર મૂકેલો બધા બારણા વાંચી નાખે હવે કોઈ ભરું ના પણ બારણા કિરાજમાં રૂજવા ત્યારે ભગવાન ક્યાં જાય છે પછી ભગવાન જવા મળ્યા ત્યારે ભાઈએ ભાઈ ઉપર બહાર મૂકો ને ભગવાન ક્યાં એ બાજુ પર ના એટલે ભગવાન અત્યારે ગયા છે ભાઈ ભાઈએ વરાવાની શરૂઆત કરી ભગવાને દેવાની શરૂઆત કરી તો વાંખ આવવું જોઈએ આપણું વાંઈ ના દે પાછા એટલે પછી એમ લડવું ઘરે ભગવાન મારી ઘેર આવે લડવું આવે પાછા કરી દાદા એ વખતે એમને કેવળ જ્ઞાન થયેલું કે કેવળ જ્ઞાન પછી થયું પછી થયું આ બધું આ સાડા બાર વર્ષો આ સાડા બાર વર્ષે એમને રહેલા અજાગ્રત પણ અરે સંપૂર્ણ જાગૃતિમાં આ જાગૃતિમાં જાગૃતિમાં આપણા એમાં રહેલા તેનું આ છે એટલે આપણા લોકો શું કહે છે આપણા સાધુઓ કે ભગવાને છ મહિના સુધી ઊંઘ્યા નથી શું કે એમ કે છે સાડા બાર શું કે સાડા બાર વર્ષ જે તપશ્ચર્યા કરીને એમાં બધું મળીને એક વર્ષના જેટલા દિવસો થાય એટલો આહાર કર્યો છે અને એવી રીતે બહુ ઓછા કલાક ઊંઘ્યા છું સાડા બાર વર્ષમાં સાડા બાર વર્ષનો જે પીરિયડ છે એ પીરિયડમાં એક વર્ષનો જેટલો આહાર થાય એટલો એક વર્ષનો જ આહાર કર્યો સાડા બાર વર્ષમાં અને એટલા પ્રમાણમાં ઘણું ઓછું ઊંઘા છે એટલી જ ઓછી ઊંઘ જ જાગૃત રહ્યા હા એમ છ મહિના સુધી જાગૃત રહ્યા હા એમ કે છે દિવસ રાત દિવસ રાત જાગૃત રહ્યા એમ કે છે હા એટલે એક ભગવાન આખી રાત જાગ્રત ને જાગ્રત દાડો જાગ્રત એક સાહેબ ફરી બોલશે નહીં આ લોકો મસ્તી પર છે સાયન્ટિસ્ટો કે અમે ભગવાનને હિન્દુઓનો ભગવાન પોતા કઈ જાતના માણસો પાછળ એની પાછી ભગવાન બંધ રાખે જાગતા અમરભાઈ એમ કે છે કે એને ધ્યાનસ થયેલા કેવાય ધ્યાનસ ધ્યાનસ કેવાય ને ધ્યાનસ એટલે ધ્યાનમાં હતા ને છ મહિના સુધી ધ્યાનમાં હતા એમ કેવાય ભગવાન એ અવસ્થા કઈ કેવાય એ અવસ્થા ને કઈ અવસ્થા જાગ્રત અવસ્થા ના અમે નિરંતર જાગ્રત અમારે ધ્યાન ભાઈ ને ધ્યાન તો એ કયા એક શ્રેણી છે કે આપણે સાધન છે કે સાધક બધા અવસ્થા છે એનાથી આગળ વધે બરાબર ધ્યાન તો ચાર પ્રકારના પેલા કયો અને બીજા ચાર પ્રકારનો કહેલો છે ભગવાને કે પદસ્થ પદસ્થ ધ્યાન પછી પછી ઉતસ્થ અને ઉતાથી આ આઠ પ્રકારના પેલા ધ્યાન આ આઠ પ્રકારના ધ્યાન કહેવાનું પેલા મુખ્ય પેલા મુખ્ય ગણાય ને પેલા ધ્યાન મુખ્ય ધ્યાન ગણાય ને પેલા પેલા જે ધ્યાન છે મુખ્ય ધ્યાન છે સંસાર વ્યવહારમાં વપરાતા સંસાર સંસાર વ્યવહારમાં અને તેમાંથી મુક્ત થવા પડે તેના ધર્મ ધ્યાન થાય બરોબર અને આ ધર્મ ધ્યાન થી પણ મુક્ત થાય ત્યાં શુક્લ ધ્યાન થાય શું કહ્યું ધર્મ ધ્યાન થી મુક્ત નહીં થવાનું પણ વ્યવહાર ધર્મ ધ્યાન થાય અને નિશ્ચય શુક્લ ધ્યાન વ્યવહાર આખો સંપૂર્ણ તમે ધ્યાન જ્યાં આટલું ધ્યાન શબ્દ ધ્યાન બંધ થાય એટલે શુક્લ ધ્યાન શરૂ થઈ જાય માટે બંધ હોવું કેવું એટલે ધર્મ ધ્યાન વ્યવહારમાં ધર્મ ધ્યાન નિશ્ચયમાં શુક્લ ધ્યાન હવે આ ચાર પ્રકાર પ્રકારનું ધ્યાન તો સહજ થયા કરે છે અને પેલા ત્યાં પ્રકારનું ધ્યાન ભગવાને કરવાના કહ્યું છે તો તેને અંતે ધ્યાન કરી છે કે નહીં કોઈ એ શું કે છે કે આ પદસ્થ એટલે આ મંત્ર જે તારું પદ છે એને મેં એકાગ્ર થતું વાંચ છે એકાગ્ર થતું એકાગ્ર સ્થિતિ વધારે છે વાંચ વાંચી શકાય ના વાંચી શકાય વધારે અક્ષરે વાંચી શકાય તું તેટલું વધારે અક્ષરે વાંચ નમો હરિહંતા નમો એ તું ગાંઠ છે વાંચવાથી જરૂર છે એની ધ્યાન એકાગ્રતા થાય અને એકાગ્રતા કરવાની એનામાંથી ધ્યાન એનાથી ધ્યાન ઉત્પન્ન થાય ધ્યાન આનંદ ને આપે શું થાય આનંદ આ એકાગ્રતાનો ધ્યાન શું થાય ધ્યાન એ પરિણામ છે એકાગ્રતા શું છે એકાગ્રતા કરવી એ તમારા અધિકાર બીજી એકાગ્રતા કરી પદસ્થ પછી બહાર દેવ કોઈ જગ્યાએ છે દેવ મહી છે એની ચિંતન નહીં એના અંદર અંદર થશે ફળવો એનું કોઈ ધ્યાન કરવું એ પિંડસ ધ્યાન પછી ઉભસ હા અમે આ બધા હજારો લોકો બીજી જાતિમાં દાદા દેખાય અને રૂપાતી પોતાના આત્માનું જ્ઞાન નિરંતર નિરંતર એ શુક્લ જ્ઞાન કહે હું આ શુદ્ધાત્મા છું એ ધ્યાનમાં રહેવું હું શુદ્ધાત્મા છું નિરંતર ધ્યાનમાં રહેવું એ શુક્લ ધ્યાન છે શું છે ધ્યાન કરવાનું ના હોય ધ્યાનમાં રહેવું જોઈએ શુદ્ધાત્મા શેમાં રહેવું જોઈએ ધ્યાન વર્તે ધ્યાન વર્તે કાલે એક ભાઈ આવ્યા ને ઠાકોર ભાઈ કે છે નવ નવ વર્ષ થયા મેં તમારું જ્ઞાન લીધા કે એક મિનિટ પણ અરે એક સેકન્ડ પણ મારું મન સ્થિર થયું નથી કે એવા એવા બધો બધો માણસો છે જે બિલકુલ સ્થિર દાદા મને એ સમજાતું નથી કે આ મન અસ્થિર નથી થયું એ વાત મન જે છે એ તો પૂતગલિક છે એ તો ડિસ્ચાર્જ ભાવ રહ્યા એ તો ડિસ્ચાર્જ થયા જ કરે છે એમાંથી તો અસ્થિર નથી થયું એ શું એ તો આપણે જોયા કરવાનું છે ના દાદા મનમાં જે આવતા હોય વિચારો જોયા કરવાના છે એમાં અસ્થિર નથી થયું સ્થિર નથી થયું એ સવાલ કેવી રીતે ઉભો થાય છે આપણે અંદર કાકડો હોય પૂજા વગર ના રહે શું બધા રીતે કાંકરો હોય ત્યાં આમ આમ ફરીએ પણ પૂજા તો ખરો નહીં જયારે કાંકરા પર ચડી જાય ત્યારે એટલે જે પૂજે છે એ અસ્થિરતા છે શું છે પૂછવાની ક્રિયા એને પૂછતું પણ નથી કારણ કે અમારું મુક્ત બંધ હોય તમારામાં કેવું હોય એક ક્ષણ પણ ઉભું રહ્યા સિવાય નિરંતર પ્રયાસ કરે હા એ બરોબર અને તમારું મન થશે જેમાં માટી ગોળ પર ભમ્યા કરે એ તમારું મન થશે દસ મિનિટ પાંચ કલાક પાંચ મિનિટ વીસ મિનિટ કલાક કલાક ભમ્યા કરે એક ગોળની પાસે તો બને કરવાનું શું બને મન ભમ્યા કરે ભ્રાંત થઈ ગઈ ને ભ્રાંત ગ્રંથેરી પર વાંકડો હા પણ તો પછી ઠાકોરભાઈ ની સ્થિતિ કેવી ગણાય એટલે એને આ ગોળ ઉપર માફી માફી પરમણે એવું નહીં છોકરીઓ છે કારણ કે હાથનું દર્દ આવ્યું હા એ તો પૂર્વ આધાર આવ્યું પણ હાથના દર્દમાં એને દાદા માટે લખલખિયાત કરેલો દાખલો ના તમે માથાકૂટ ના કરશે કરે આ માથાકૂટ તમારે બે સુધી કરવાનું હા એ લખ્યું બહુ લખ્યું છે મટી ગયું એ સમજો સાયન્ટિફિક સર્કમ પછી એક વખત આવેલા પછી કઈ ને કેમ છે પેલા આટલું બધું ધ્યાન આપતા હતા ધ્યાન આપવાનું મન કર્યું સાહેબ શું કરું સંજોગો મારા હારા નથી સાહેબ સાહેબ સંજોગો ને અધીન ધ્યાન આપતા હતા તમે આવતા હતા એટલે ધ્યાન તો આવતો હતો સંજોગો આપતા સાહેબ શું હતો કઈ ને તો એને નામકરણ તો ગમે છે નામકરણ નામકરણ એમ કે મેં આપી દે અહંકાર હોય ત્યાં સુધી દાદા જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી એમ જ થાય ને ના પણ આપણે સમજવું ને કે આ સંજોગોના અધીન છે તો થાય છે સંજોગો અધીન નહીં ભાઈ શું તમે અહીંયા આવ્યા છે કે સંજોગોના અધીન હે ના સહજ ભાવથી દાદા એ કે છે કે ના સહજ ભાવથી સહજ ભાવથી આવ્યો છે આ જગ્યા આ જગ્યા બનશે કે જગ્યા બગ્યા સ્પેસ ટાઈમ બધાનો યોગ છે ને એ જાતનો યોગ થયો પછી કે હેબિચ્યુટેડ હું પોતે ગઈકાલે તો આજે હોતો નથી એટલે લોકો મને શું કહે છે કે સાહેબ આપ રસ છો અમે ભાઈ રસ કોઈ ગ્રીસમાં પ્રયત્ન જ મારી જતી નથી હું કોઈ વાસી થયો નથી એક રીતે મારું કોઈ નિરંતર પણ મને વાસી પણ ના જોઈએ એટલે એ પ્રયત્ન નિરંતર પ્રયત્ન એટલા મેં પૂછી બધા લોકોને વાટી વાટી નહીં રાખતો તમે ના ના તમે પ્રેસ લાગો વાણી પ્રેસ રક્ત પ્રેસ બધું ઘેર દેખાય કેવું વાણી પહેલા બોલે એ ના પાયા તો નવી જ જાતની વાણી હોય માં જોયા અનવરભાઈ કે છે કે દાદા ને આજે નવા જ માં જોયા એમ તો રમણભાઈ ત્રણ વખત આવ્યા એ રમણભાઈ નો શું અનુભવ છે ત્રણેય વખત રમણભાઈ ને પણ જુદો જ મૂડ લાગ્યો દાદા નો હા સિમરન ભાઈ આવ્યા હતા એ કે પીઓ તો વાંધો નહીં પણ તમારે કરી એક ડોક્ટરે ગમત ધ્યાન કાલે કાલે આપી દઉં હારા બારા પડશે હા આ ફી નથી ફ્રી છે એમ કે છે ફ્રી રેપ મારી દીધા ઉપર કારણ વર્ડ જ પોતે પસંદ છે એવું જોઈશ ને એટલે ભળના સાયન્ટિસ્ટ પણ કહેવા મળ્યા હા અમારા ક્રાઇસ્ટે કહ્યું ગોડ ઇઝ કહ્યું ખોટું નથી God is created correct by Christian